સંયોગ વિજ્ઞાન જગતમાં શુદ્ધાત્મા અને સંયોગ બે જ વસ્તુ છે બહાર ભેગા થાય તે સંયોગ હવા ઠંડી લાગે વિચારો આવે એ સંયોગ પણ બુદ્ધિથી આ ખરાબ છે અને આ સારું છે તેમ દેખાય અને તેનાથી રાગદ્વેષ કર્યા કરે છે જ્ઞાન શું કહે છે કે બંને સંયોગ સરખા જ છે સંયોગથી તું પોતે મુક્ત જ છે તો પછી ડખો શું કામ કરે છે આ સંયોગ તને પોતાને શું કરવાનો છે આ તો સંયોગ છે તે કશું જ કરનાર નથી પણ બુદ્ધિ ડખો કરાવે છે બુદ્ધિ તો સંસારનું કામ કરી આપે બુદ્ધિ મોક્ષે ના જવા દે જ્યારે જ્ઞાન મોક્ષે લઈ જાય દુનિયામાં વપરાય છે એ બુદ્ધિ સમ્યક નથી એ તો વિપરીત બુદ્ધિનું ચલણ છે પોતાના હિતાહિતનું ભાન નથી તેથી બધે ઠોકાઠોક ચાલે છે ને અને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બુદ્ધિ સમ્યક થાય હિતાહિતનું ભાન રહે સમ્યક બુદ્ધિ શું કહે કે આ સંયોગ આવ્યો તે આપણે ચૂપ રહો નહીં તો માર પડશે અને વિપરીત બુદ્ધિ તો શું કરે કે એવે વખતે ચૂપ તો ના રાખે પણ ઉપરથી માર ખવડાવે વિપરીત બુદ્ધિની શેવાળ જામી ગઈ છે તે તેને જરા દેખાડવું પડે તો જરા અજવાળું થાય અમારે તો આ વિપરીત બુદ્ધિની બધી જ શેવાળ નીકળી ગઈ છે આ બુદ્ધિએ તો જાત જાતના સંયોગોના ભેદ પાડ્યા કોઈ કહે કે આ સારું ત્યારે કોઈ કહેશે આ ખરાબ એકને જલેબીનો સંયોગ ગમે તો તેને સારું કહે ને બીજાને ના ગમે તો એને ખરાબ કહે એમાં પાછો અભિપ્રાય આપે કે આ સારું ને આ ખરાબ તે પછી રાગદ્વેષ ઊભા થઈ જાય એથી તો સંસાર ઊભો છે આ નાના છોકરાને હીરો અને કાચ આપ્યો હોય તો એ કાચ રાખે અને બાપ હીરો લઈ લે કારણ કે બુદ્ધિથી બાપ હીરો લે બુદ્ધિથી તો સંસાર ફળ મળે એવું છે ખરી રીતે સંસારમાં બુદ્ધિનો વપરાશ હિતાહિત પૂરતો હોવો જોઈએ નોકરીમાં ક્યાં ક્યાં જમા કરવાનું ક્યાં ક્યાં ઉધાર કરવાના શેઠનો ઠપકો ના મળે એવું કરવાનું આ જમવાની થાળીમાં જીવડું પડી ગયું હોય તો તે કાઢવાનું એવું બુદ્ધિ બતાવે આટલા પૂરતો જ બુદ્ધિનો વપરાશ હોવો ઘટે અને તે જરૂર પડે ત્યારે બુદ્ધિની લાઇટ સહજ રીતે થઈ જ જાય ને સંસારનું કામ થઈ જાય પણ આ તો બુદ્ધિનો ડખો રાત દાડો થાય તો શું થાય અમને કોઈ કહે કે દાદા તમારામાં અક્કલ નથી અને કોઈ બીજો કહે કે દાદા તો જ્ઞાની પુરુષ છે તો અમને એ બેઉ સંયોગ સરખા જ લાગે અમે તો અબુધ છીએ માટે એ બંને સંયોગ અમને સરખા લાગે છે અને બુદ્ધિ શું કરે દાદા તો જ્ઞાની પુરુષ છે એ સંયોગ ગમે અને દાદામાં અક્કલ નથી એ ના ગમે માટે અમે તો પહેલેથી જ અબુધ થઈ ગયેલા આ તો સંયોગ માત્ર છે તે કોઈ વખત બોલશે કે દાદા જ્ઞાની છે ને કોઈ વખતે બોલશે કે દાદામાં અક્કલ નથી અને તે પાછું છે વ્યવસ્થિત વ્યવસ્થિત તને કોઈ પણ સંયોગમાંથી છોડશે નહીં એમાં બુદ્ધિ વાપરીશ તો ગમતું અને ના ગમતું બંને વાગ્યા વગર રહેશે જ નહીં માટે ભલે ને બોલે આપણે શું આવું કોઈ બોલે ત્યારે આપણે કહીએ કે બોલ રેકોર્ડ આ અમે તમને સાંભળીએ છીએ આ બોલે છે એ તો રેકોર્ડ ઉતરેલી તે કોઈ રીતે ફરે નહીં મૂળ પોતે ધણી બોલતો નથી આ તો ટેપ થઈ ગઈ છે તે રેકોર્ડ બોલે છે તે કંઈ ફરે નહીં લોકોને ના ભાવતું નથી ગમતું અને ભાવતું ગમે છે પણ વસ્તુ એક જ છે બેઉ સંયોગો જ છે પણ આ તો એકને ફાવતું ઇષ્ટ સંયોગ અને બીજાને ના ફાવતું અનિષ્ટ સંયોગ કર્યા તે કોઈ અનિષ્ટ સંયોગ આવ્યો હોય તો કહે આ ક્યાં ચા પીવા આવ્યો અને ઇષ્ટ સંયોગ આવ્યો હોય તો ના પીવી હોય તો એ પરાણે એને ચા પીવડાવે આની પાછળ રૂટ કોઝ શું છે આ સારું અને આ ખોટું એમ કહે છે ને ના પણ પેલી મિથ્યાત્વ દ્રષ્ટિ છે તેથી આમ કરે છે મિથ્યાત્વ દ્રષ્ટિને લીધે ખરું શું ને ખોટું શું એનું ભાન જ નથી આત્મા અને સંયોગ બે જ છે અને તેમાં સંયોગો અનંત છે તે સંયોગો આત્માને ભળાવે છે તે કેવી રીતે તે હું તમને સમજાવું આ એક હીરો હોય તે સફેદ અજવાળું આપે પ્રકાશમાં તેમાંથી કિરણો સફેદ નીકળે હવે એની નીચે લાલ કપડું મૂક્યું હોય તો આખો હીરો લાલ દેખાય અને લીલું કપડું મૂક્યું હોય તો હીરો લીલો દેખાય અને પ્રકાશે લીલો નીકળે આત્મા એવો જ છે પણ સંયોગો આવે છે તેવો થઈ જાય છે આ ક્રોધ આવે ત્યારે ગરમ ગરમ થઈ જાય છે ખરી રીતે તો પોતે શુદ્ધાત્મા તો ક્યારેય પણ બગડ્યો જ નથી તેલને પાણીને ભેગું કરીને ગમે તેટલું હલાવ હલાવ કરે તો એ તેલને પાણી ક્યારેય પણ એક થતા નથી તેમ આત્મા ક્યારેય પણ બગડ્યો જ નથી અનંત અવતારમાં આત્મા કપાયો નથી છુંદાયો નથી સાપમાં ગયો કે બિલાડીમાં ગયો કે ગમે તે યોનિમાં ગયો પણ પોતે અંશ માત્ર બગડ્યો નથી માત્ર ઘાટ ઘડામણ ગઈ છે કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે પણ આ બંને સંયોગો રિલેટિવ છે રાત છે તો દિવસની કિંમત છે અને દિવસ છે તો રાતની કિંમત છે વિતરાગ ભગવાન શું કહે છે કે આ બધા સંયોગો છે બીજો આત્મા છે એ સિવાય ત્રીજું કશું જ નથી એમને ખરું ખોટું સારું નરસું કશું જ ના હોય વ્યવસ્થિત શું કહે છે કે આ સંયોગોમાં તો કોઈનું કિંચિત માત્ર પણ વળે નહીં બધો જ પાછલા ચોપડાનો હિસાબ જ માત્ર છે વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એક સરખા જ છે આપવા આવ્યો કે લેવા આવ્યો બધું એક જ છે પણ અહીં બુદ્ધિ ડખો કરે છે સંયોગોના માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ રહેવા જેવું છે આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે ભેળા થવાના સંયોગો પૂરા થાય એટલે વિખરાય ત્યારે જે મણનું હતું તે પછી આડત્રીસ શેર થાય છત્રીસ શેર થાય પછી ક્રમશઃ તે પૂરું થાય સંયોગો કમ્પ્લીટ વિયોગી સ્વભાવના છે એ તો એક આવે ને અગિયારને પાંચ મિનિટ થાય તો હેણતો થાય એને કહીએ કે લે ઊભો રે જમીને જા તો એ ઊભો ના રહે એનો કાળ પાકે એટલે ચાલતો જ થાય પણ આ તો કેવું છે કે બે મિનિટ પછી વિયોગ થવાનો હોય ત્યાં તે રાહ જુએ કે હજી નથી ગયો હજી નથી ગયો ક્યારે જશે તે બે મિનિટ અને દસ મિનિટ લાગે આ રાહ જોવાથી તો કાળ લાંબો લાગે છે બાકી સંયોગ તો વિયોગી સ્વભાવના જ છે દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી એના તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા માત્ર છીએ સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાની જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાની જરૂર નથી કોઈ પણ સંયોગ આવે તો કહી દઈએ કે ગો ટુ દાદા દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે તેને તો માત્ર જોવાને જાણવા જોઈએ સંસારમાં રિલેટિવમાં ભય માથે આવે ત્યારે આખો આત્મામાં પેસી જાય ને આત્માનો અનુભવ થઈ જાય આ નાનો બાબો હોય તે આમ તો પોતાનું રમકડું છોડે નહીં ખસેડવા જાય તો હઠે ભરાય ને એટલામાં બિલાડી આવે તો બીને બધું છોડીને નાસી જાય જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને જો કદી મોટો ભય આવે ને તો તો એને સંપૂર્ણ આત્મા અનુભવ કેવળ જ થઈ જાય આપણને પણ સંયોગ આવે છે છતાં આપણે કયા સંયોગ પસંદ કરવાના કે જે રિયલમાં હેલ્પ કરે તે રિયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના રિલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે એક નફાના ને બીજા ખોટના પણ આપણે તો જાણીએ કે નફો ખોટ એ કોની સત્તા છે એ ના હોય આપણી સત્તા આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે અરે મોટામાં મોટા રાત દાડો જોડે જ સૂઈ રહેનારા સંયોગ મન વચન કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઈ પડ્યા છે તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે આપણને તો આ સંયોગ છોડે તેમ નથી પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે રાગ દ્વેષ વિરહિત દશાએ નિકાલ કરવાનો છે આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે છતાં અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે